નિશેષ વ્યવહારે ઉકેલ ભગવાને શું કહ્યું કે એક વ્યવહાર છે અને બીજું નિશ્ચય છે વ્યવહારનો તો નિશેષ ભાગાકાર થઈ રહ્યો છે નહીં તો ઉકેલ ક્યાંથી આવે નિરંતર વ્યવહારને વ્યવહારમાં રાખવો અને નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો અને વ્યવહારમાં તો જેટલું હશે તેટલું તો સામે આવશે જ ને વ્યવહાર તો તમે જેટલો વ્યવહાર લાવેલા તેટલું રોકડું જ આપે વ્યવહાર શું કહે છે કાયદેસર અઢાર આપવા જોઈએ અને આઠ જ કેમ આપ્યા કારણ કે આઠનો જ વ્યવહાર હતો માટે આઠ આપ્યા એટલે વ્યવહાર શૂન્ય થઈ જાય પાછલા કર્મો શૂન્ય થઈ જાય પણ જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું હોય તો ચાર્જ ના થાય નહીં તો ચાર્જ થઈ જાય વ્યવહાર એટલે બંનેની વાત શૂન્યતાને લાવે તે સ્થૂળ કર્મો પંચેન્દ્રિયથી દેખાતા અનુભવાતા કર્મો શૂન્યતાને પામે એ વ્યવહાર સ્વરૂપના અજ્ઞાનીને એ ચાર્જ કરીને જાય અને અમે જેને જ્ઞાન આપ્યું હોય જેને સ્વરૂપનું ભાન હોય તેને તો ડિસ્ચાર્જ થઈ જાય અને નવું ચાર્જ ના થાય ડિસ્ચાર્જ કોઈ પણ પ્રકારનું હોય પણ તે જેવો સામાનો વ્યવહાર કરશે તેવું જ ડિસ્ચાર્જ થશે કેટલાક એવા હોય છે કે તમે ઉપકારથી ભાગતા હો તોય તે અપકારથી ભાગતા હોય એમાં ન્યાય કરવા જાઓ તો ગાંડા બનો સરકાર વકીલ બધા ગાંડા બને એમાં તો આ ઉપકાર કરે છે એ વ્યવહાર છે ને પેલો અપકાર કરે છે એ વ્યવહાર છે એમાં ન્યાય કરવા જાઓ અને લવાદને બોલાવો તો લવાદ ઉપરથી પહેલાં જ કહેશે એ ચા પાણી નાસ્તા લાવો જ્યાં વ્યવહાર કહ્યું ત્યાં ન્યાય ખોળવાનો જ ક્યાં રહ્યો તું આ સમજીશ નહીં તો વ્યવહાર પોતે જ તને મારી ઠોકીને વ્યવહાર કરાવશે માટે સમજી જાને કે આ તો વ્યવહાર જ છે દાદા વ્યવહારમાં મહી બળ્યા કરે એ તરછોડ કહેવાય ને એ તો એની જોડે રમણીય વ્યવહાર સચવાયેલો નહીં તેથી એવું બને આ વ્યવહારમાં કોઈને અમે વળતા હોઈએ પણ એમાં અમારો પોતાનો જરાય સ્વાર્થ ના હોય તો તે રમણીય વ્યવહાર હોય એનું ફળ સુંદર આવે પણ સ્વાર્થ માટે લડે પક્ષાપક્ષી માટે લડે તેનું ફળ કડવું આવે અમારો વ્યવહાર રમણીય હોય વગર કાર્ય કરે જશ મળે એમને એમ પગલાં પડે ને ફેરફાર થઈ જાય તે પૂર્વભવનો રમણીય વ્યવહાર છે હવે તો આપણે જેટલો અને જેવો વ્યવહાર છે તે ભૂંસી નાખવાનો છે અને હવે આપણે નવો વ્યવહાર ક્યાં કરવાનો છે હવે તો તમારે વ્યવહારના જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદમાં રહેવાનું છે હવે કોઈ માણસ પૂછવા આવે કે મારો છોકરો આવું કરે છે ફલાણાએ આવું કર્યું એવું તે કરાતું હશે તો હું કહું કે જે થઈ રહ્યું છે એ જ ન્યાય છે ન્યાય તો થર્મોમીટર છે દરઅસલ સંજ્ઞા એ દરઅસલ ન્યાય છે જે થઈ રહ્યું છે તેને જ અમે વ્યવસ્થિત કહીએ છીએ એમાં પછી ન્યાયાન્યાય ખોળવાનું ક્યાં રહ્યું આજે આ ગજબની વાત નીકળી છે આ વાત વર્લ્ડમાં ઊંચામાં ઊંચી વાત છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને આધારે નીકળી ગઈ છે તમામ શાસ્ત્રોના સાર રૂપે નીકળ્યું છે આ વાક્યનું વિવરણ કરવા જેવું છે